वीराणाम् अश्वनिर्नृणाम् नरवरः स्त्रीणाम् स्मरो मूर्तिमान् गोपानाम् स्वजनो सताम् क्षितिभुजाम् साष्टा स्वपित्रो शिशुः मृत्युर्भोजपतेर्विराडविदुषाम् तत्त्वम् परम् योगिनाम् वृष्णीणाम् परदेवतेति विदितो रङ्गम् गतः सागरजः રંગભૂ મહારાજ બક્ષીસ આપશે તારી અને મારી કુસ્તી થશે જલ્દી અખાડામાં આવી જા શ્રી કૃષ્ણને બોલાવે છે અને ત્યારે પ્રભુએ સુંદર ભાષણ કર્યું છે સભાની મર્યાદાને અનુસરીને બે હાથ જોડ્યા અને કહ્યું છે રાજાને રાજી કરવું એ પ્રજાનું કર્તવ્ય છે કંસ મહારાજને કુસ્તી જોવાની ઈચ્છા હોય તો હું કુસ્તી રમવા તૈયાર છું પણ હું અગિયાર વર્ષનો બાળક છું તમે મોટા પહેલવાન છો પહેલવાન બાળક સાથે કુસ્તી કરે શોભે અગિયાર બાર વર્ષના કોઈ બાળકને બોલાવો હું બાળક સાથે કુસ્તી કરું તમે બહુ મોટા પહેલવાન છે ચાણુર મદિરા પાન કરીને આવ્યો હતો એની આંખો લાલ હતી હાથ ઉપર હાથ ઘસે અને આવેશમાં ક્રોધમાં બોલવા લાગ્યો એ કંઈ ચાલે નહીં તું સાનો બાળક આવડે તે મોટો હાથી માર્યો અનેક રાક્ષસોને તે માર્યા છે તું બાળક નથી હું તારો હાથ પકડીને અખાડામાં ખેંચી બહુ આવેશમાં બોલવા લાગ્યો ને ત્યારે તો પછી લાલાને પણ થોડો આવેશ આવી ગયો મારી માએ મને માખણ ખવડાવી બળવાન કરીને મોકલ્યો છે હાથ પકડવાની સી જરૂર અખાડામાં કૂદી પડ્યા છે બળરામજીએ તે જોયું કનૈયો મને પૂછ્યા વિના એકલો અખાડામાં ગયો યશોદા માની આજ્ઞા છે તમે બેવડીઓ સાથે કનૈયો એકલો કોઈ ઠેકાણે જાય નહીં માએ મને કહ્યું છે બળરામજી દોડતા ગયા અખાડામાં કૂદી પડ્યા ચાણુર સાથે શ્રી કૃષ્ણની બીજો મોટો પહેલવાન દોડતો આવ્યો મુષ્ટિક સાથે બલભદ્રની કુસ્તી થાય એક અખાડામાં બે કુસ્તીઓ થવા લાગી છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન આ સંસાર એ જ મોટો અખાડો છે આ અખાડામાં બે મોટા પહેલવાન છે કામ અને ક્રોધ અને જન્મથી આ જીવ કામ અને ક્રોધનો માર ખાતો આવ્યો માનવનો જન્મ ક્રોધનો વિનાશ કરવા માટે માનવનો જન્મ કામ ઉપર વિજય મેળવવા માટે શબ્દ બ્રહ્મ બલભદ્ર તે ક્રોધને મારે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તે કામને મારે બધા કુસ્તી જોતા હતા કુસ્તી જોનારને મજા આવે છે પણ કુસ્તી કરે ને ખબર પડે છે શું થાય છે બધા તમાશો જુએ છે સભામાં નંદ બાબા બેઠા હતા નંદ બાબાનો વાત્સલ્ય ભાવ છે કનૈયો મારો બાળક છે આ પહેલાં તો પહાડ જેવો છે મારા લાલાને મારશે કે શું પણ યશોદાજી ઘરમાં કહેતા હતા કે કંસની દાનક સારી નહીં તો એટલે સોનાનો રથ મોકલ્યો ને તેથી હું ભૂલો પડ્યો ન તો હું લાલાને અહીંયા લાવવાનો જ નહોતો બાળકને આ પહેલવાન મારશે કે શું મારાથી આ જોવાતું નથી મારો કનૈયો બાળક છે નંદજી સભામાં ઊભા થયા છે અને કંસ રાજાને હાથ જોડીને કહ્યું છે તમારો પહેલવાન બહુ મોટો છે અને મારો બાળક અગિયાર વર્ષનો છે નાનો આ અધર્મ યુદ્ધ થાય છે કંસને ક્રોધ આવ્યો અને નંદરાજાને કહ્યું બેસી જાઓ હું ધર્મને માનતો નથી જે થાય છે તે બરાબર થાય તમારે બોલવાની શી જરૂર મારું કોઈ માનતા જ નથી મારા દેખતા બાળકને મારશે કે મારાથી આ જોવાતું નથી નંદજી બહુ ગભરાયા છે અને નંદ બાબાએ તે સમયે શ્રી હનુમાનજીને બાધા રાખી અખાડાના માલિક દેવ શ્રી હનુમાનજી મહારાજ છે ભગવાનજીની કૃપા હોય એની અખાડામાં જીત થાય જય જય જય હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાઈ હે હનુમાનજી મહારાજ કૃપા કરો વૃદ્ધાવસ્થામાં અનેક દેવોને બાધા રાખ્યા પછી આ બાળક થયો પ્રાણ કરતા મને પ્યારો લાગે આ મોટો પહેલવાન છે મારા લાલા સાથે કુસ્તી કરે છે હનુમાનજી મહારાજ કૃપા કરો મારા લાલાને શક્તિ આપો મારા બાળકનું રક્ષણ કરો હે હનુમાનજી મહારાજ આ ગોકુળમાં આવ્યા પછી અગિયાર મણ બેસનના લાડુ બનાવીને હું તમને આનું બાધા રાખી લાલાએ જોયું કે બાબા તો બહુ ગભરાયા છે એક એક દેવને બાધા રાખે છે ચાણુરને ધક્કો માર્યો તે ચાણુર પડ્યો નીચે ચાણુરને ખાતરી થઈ આ બાળ નથી મારો કાળ આવ્યો આવો કઈ બાળક હોતો હશે બહુ ગભરાયો જાણું એ વિચાર કર્યો કે આ કુસ્તીમાંથી નાસી જવું તો કંસ મને મારી નાખશે શ્રી કૃષ્ણના હાથે મરણ થાય ને તો મરણ સુધરશે હવે પણ છેલ્લો ઉપાય કરું તેની મુઠ્ઠીઓ વજ્ર કરતા એ કઠણ એણે પોતાનું બધું બળ મુષ્ટિમાં સમાવ્યું છે એને નિશ્ચય કર્યો દોડતો દોડતો જવું અને શ્રી કૃષ્ણના છાતીમાં મુષ્ટિ પ્રહાર કર્યો કદાચ એ પડી જશે કદાચ મારી જીત થશે તે ક્રોધમાં દોડતો આવે છે કામ જીવને એવી રીતે જ મારવા જાય કામ એ બહુ બળવાન છે કામ બધાને મારે છે કામ બધાને રડાવે છે પણ કામ જે ગાફલ હોય એને જ મારે જે બહુ સાવધાન થઈને ભક્તિ કરે એને કામ મારી શકે નહીં શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી છે બેટા હું ગાફલ નથી સાવધાન શિવજીના શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી શ્રી કૃષ્ણ સાવધાન છે પેલો ચાણુર ક્રોધમાં દોડતો દોડતો આવ્યો બેટા હું ગાફલ નથી તું શું મને મારવાનો હતો પેલો છાતીમાં જ્યાં મુષ્ટિ પ્રહાર કરવા જાય છે જટના બે કાંડાઓ પકડ્યા છે એને ગરગર ગરગર ગરગર ફેરવીને જે પછાડ્યું રુજ રોકવા લાગ્યો અને ચાણૂર મર્યો છે બલરામજીએ પુષ્ટિકને માર્યો કંસ રાજાએ સિપાહીઓને હુકમ કરેલો કે મારા પહેલવાનોને કુસ્તીમાં આવેશ આવે માટે તમે મારું રાગમાં વાજા વગાડતા રહો ત્યાં આંખ બંધ રાખીને કડક ધૂમ કડક ધૂમ કડક ધૂમ વગાડ તમને ખબર એની કોણ આવ્યો કોણ જીત્યો કંસ રાજાને બહુ ખોટું લાગ્યું મારા પહેલવાનો મરી ગયા અને આ મૂર્ખા રાજા વગાડે બંધ કરો બંધ કરો આ બંનેની મિલકત જપ્ત કરો આ બંને બાળકોને જલ્દી પકડો પકડો એને કેદમાં રાખો બગડવા લાગ્યો ત્યારે બલરામજીએ કહ્યું છે નાના આજુ મામાને કઈ અક્કલ આવતી નથી શ્રી કૃષ્ણમાં અનંત શક્તિઓ છે શ્રી કૃષ્ણની પ્રધાન બે શક્તિ નિગ્રહ અને અનુગ્રહ પછી એ થાકી ગયો નંદલાવા માખણ મિશ્રીની મીઠાઈ લઈ આવ્યા જમનાજીના ઘાટ સુધી તે વરઘોડો આવ્યો નંદબાબાએ હાથ ઊંચો કર્યો નાનાને બોલાવે છે બેટા અહીંયા જ વરઘોડો પૂરો કરો ગામમાં બધાની આંખ સારી નહીં હોય મારા લાલને કોઈની નજર ન લાગે નંદ બાબાનો વાત્સલ્ય ભાવ કાયમ છે બેટા આખા ગામમાં ફરવાની શી જરૂર છે કેટલાકની નજર બહુ ખરાબ હોય અહીંયા જ વરઘોડો પૂરો કરો ત્યાં વરઘોડો પૂરો કર્યો હાથી ઉપરથી નીચે ઉતર્યા છે શ્રી કૃષ્ણ બલરામ નંદ બાબાને વંદન કરે નંદ યશોદાનો વાત્સલ્ય ભાવ કાયમ રાખ્યો બાબા મારી માએ મને એવો આશીર્વાદ આપ્યો છે હું જ્યાં જઉં છું ત્યાં મારી જીત થાય યશોદા માએ મને એવો આશીર્વાદ આપ્યો બાબા હું તમારો દીકરો નંદજીના આનંદ થયો બેટા એ બધું ઠીક છે પણ આ મોટા મોટા પહેલવાનો સાથે કુસ્તી કરી તને કઈ વાગ્યું તો નથી ને નંદ બાબા લાલાના ચરણથી મુખાર બિંદુ સુધી સર્વાંગને પ્રેમથી બાળકને કઈ વાગ્યું તો નથી ને બેટા તને કઈ વાગ્યું છે કે ના બાબા મને જરાય વાગ્યું નહીં પણ હું અખાડામાં ઉતર્યો ને તે અખાડામાં મને મોટા હનુમાનજી દેખાયા કે લાલા તને હનુમાનજી દેખાયા કે મેં બાધા રાખી છે કે બાબા તમે બાધા રાખી છે બહુ સારું હનુમાનજીએ મને શક્તિ આપી નંદ આનંદ થયો છે કંસને માયા પછી ત્યાં વિશ્રાંતિ લીધી છે અને તેથી ઘાટનું નામ વિશ્રામ ઘાટ નંદજીએ લાલાને કહ્યું છે બેટા વસુદેવ દેવકી બહુ દુઃખી છે કારાગૃહમાં છે તમે જલ્દી જાઓ અને ત્યાં તેને માતા પિતાને કારાગૃહમાંથી હવે છોડાવો નંદ બાબાની એવી આજ્ઞા થઈ ત્યારે શ્રી કૃષ્ણ બલરામ દોડતા ગયા કારાગ્રહમાં વસુદેવ દેવકી બેઠા શરીર દુર્બળ થયું અતિ દુઃખ છે પણ મનને શાંત રાખીને સહન કરે છે મારું કઈ પાપ છે તે સબ ભોગવવું જ પડશે સામેલ છે મથુરામાં આવ્યા છે મને ક્યારે દર્શન થશે સુખમાં ભગવાનની કૃપા સમજે એ તો સાધારણ વૈષ્ણવ છે અતિ દુઃખમાં પણ જે માને છે કે ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે કારાગૃહમાં અતિ દુઃખ છે અને તે અતિ દુઃખમાં પતિ પત્ની હૈયું બાળતા નથી મનને શાંત રાખીને શ્રીમન નારાયણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ من معنا સત્ય નારાયણ નારાયણ નારાયણ સત્ય નારાયણ નારાયણ નારાયણ સત્ય નારાયણ કીર્તન કરતા તન્મય થયા છે શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તલસે છે શ્રી કૃષ્ણ બલરામ દોડતા ગયા માતા દેવકી પિતા વસુદેવજીને વંદન કરે છે માના હાથમાં પગમાં લોડાની મોટી મોટી બેડીઓ હતી અને તે જોતા આંખમાં આંસુ આવે મારી મા મારા માટે કેટલું દુઃખ સહન કરે કારીગરને બોલાવેલો પણ એને આવતા વિલંબ થયો લાલાને તો બહુ ઉતાવળ થઈ હતી તે માના હાથની પગની બેડીઓ દાંતથી તોડી નાખી માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા છે અગિયાર વર્ષ પછી આજે શ્રી કૃષ્ણ બલરામ ઘેરાયા વસુદેવ દેવકીના ગોદમાં વિરાજેલા છે માતા પિતાને અતિ આનંદ થયો દેવકી માને બોલવાની ઈચ્છા તો હતી પણ માં બોલી શક્યા નહીં લાલાને પ્રેમથી જુએ ગળું ભરાયું પ્રેમની વાતો જીભથી થતી નથી પ્રેમની વાતો આંખથી અને હૃદયથી થાય પ્રેમ એ મુખમાંથી બહાર નીકળે તો હેઠો થઈ જાય લાલાને જોતા અતિશય આનંદ થયો છે અગિયાર વર્ષ પછી કનૈયો મળ્યો માએ ગોદમાં લીધો છે પ્યાર કરે આખી રાત દેવકી માના ગોદમાં જ વિરાશ બાલકૃષ્ણ ગણેશાય નમ શ્રી સરસ્વત્ય નમઃ Anthony पोषितो यतः न तयोर्याति निर्वेशम् સંભવો દેહા જનિતા પોષિતો યતા ન તયોર્યાચિ નિર્વેશમ પિતરોર્મર્ત્ય પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખવાથી જીવન મંગલમય થાય શ્રી કૃષ્ણ સાથે સંબંધ રાખવાથી જ મરણ સુધરે સંબંધ વિના સ્નેહ થતો નથી જેનો સંબંધ છે એનું જ સ્મરણ થાય જેનો સંબંધ નથી એની લાગણી થતી નથી ગામમાં ઘણાને તાવ આવતો હશે તમે બધાના ઘેર ખબર લેવા જતા નથી જેનો તમારો કોઈ સંબંધ છે એની જ લાગણી થાય પરમાત્મા સાથે સંબંધ જોડે એ જ ભક્તિ કરી શકે ભગવાનનું જે સ્વરૂપ વધારે ગમે છે જે સ્વરૂપના દર્શનમાં મન ધરાતું નથી ભગવાનનું એવું કોઈ પણ એક સ્વરૂપ એને ઈષ્ટદેવ માનો ધણી એક જ હોય ઈષ્ટદેવ એક જ રાખ સર્વદેવોને માનો સર્વદેવોની પૂજા કરો દેહનું ભાન છે ત્યાં સુધી સર્વને માનજો પતિવ્રતા સ્ત્રીનો સોળ આની પ્રેમ એના પતિમાં જ હોય પણ પતિવ્રતા સ્ત્રી જરૂર પડે છે ત્યારે દિયરની સેવા કરે છે નણંદની સેવા કરે છે એ દિયરમાં પતિના અંશને જુએ છે સનાતન ધર્મનો સિદ્ધાંત છે પંચદેવો એક જ છે શરીર એ પંચ તત્વથી બનેલું છે આ પંચ તત્વના પાંચ માલિક દેવો છે તમારા જે ઈષ્ટદેવ છે એને મુખ્ય માનો અને ચાર દેવોને અંશરૂપ સમજીને પૂજન કરો ઈષ્ટદેવને મધ્યમાં પધરાવો અને ચાર દેવોને ચાર દિશામાં પધરાવો ગણપતિ સૂર્ય અંબાજી નારાયણ અને શિવ આ પંચ તત્વના પાંચ માલિક દેવો છે એ તત્વથી એક જ છે ઈષ્ટદેવમાં સોળાની પ્રેમ રાખો અન્ય દેવોને અંશરૂપ સમજીને વંદન કરો પૂજન કરો ઇષ્ટદેવ સાથે કોઈ પણ સંબંધ જોડો જીવનો જગત સાથે સંબંધ સાચો નથી જીવનો પરમાત્મા સાથે જ સંબંધ સાચો એક દિવસ આ જગતનો સંબંધ છોડવો જ પડશે જીવનો પરમાત્મા સાથે સંબંધ સાચો છે પ્રભુ સાથે કોઈ સંબંધ જોડો પરમાત્માને પિતા માનો તમે બાળક બનો પરમાત્માને પતિ માનો તમે પત્ની બનો પરમાત્માને સ્વામી માનો તમે સેવક બનો કેટલાક વૈષ્ણવો તો એવા છે ભગવાનને બાળક સમજે છે નંદ યશોદાનો શ્રી કૃષ્ણમાં વાત્સલ્ય ભાવ છે ભગવાન તો અતિ ઉદાર છે ભગવાન કે છે મને પિતા માનતા તને સંકોચ થતો હોય તો તું પિતા થા હું તારો પુત્ર થવાય તૈયાર છું પણ ઈશ્વર સાથે કોઈ સંબંધ જોડ લોકો કથા સાંભળે છે મંદિરમાં દર્શન કરવા જાય છે દાન આપે છે પણ પરમાત્મા સાથે કોઈ સંબંધ જોડતા નથી સંબંધ વિના લાગણી થતી નથી પ્રભુ સાથે કોઈ સંબંધ જોડો અને તે સંબંધ પ્રમાણે પરમાત્માની સેવા સ્મરણ કરો કંસ રાજાએ તો શ્રી કૃષ્ણ સાથે વેરનો સંબંધ જોડ્યો હતો કંસ શ્રી કૃષ્ણને શત્રુ સમજે છે કોઈ માનવ સાથે વેર કરે તો મન બગડે માનવ સાથે વેર કરે તો મરણ બગડે કંસ રાજાએ વેર કર્યું શ્રી કૃષ્ણ સાથે વેરથી પણ એ શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો અને એકવાર એવું થાય છે મન મિત્ર કરતા પણ શત્રુનું ચિંતન વધારે કરે છે કંસ શ્રી કૃષ્ણને શત્રુ સમજે વેરથી પણ શ્રી કૃષ્ણનું ધ્યાન સ્મરણ કરે છે શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે જે વેરથી પણ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે એનું ભગવાન કલ્યાણ કરે છે પ્રેમથી લાલાનું સ્મરણ કરે સેવા કરે એનું કલ્યાણ થાય તે શું આશ્ચર્ય છે કંસ વેરથી શ્રી કૃષ્ણનું ચિંતન કરતો હતો કંસને પ્રભુએ માર્યો નથી કંસને તાર્યો છે શ્રી કૃષ્ણના મારમાં પ્યાર છે શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે કંસ રાજાને સદગતિ આપી પછી શ્રી કૃષ્ણ માતા પિતાને વંદન કરવા માટે આવ્યા છે માતા દેવકી પિતા વસુદેવજીને વંદન કરે છે માતા પિતાને બોલવાની બહુ ઈચ્છા હતી પણ ગળું ભરાયું શરીરમાં રોમાંચ છે આંખો ભીની છે લાલાને જોતા તન્મય થયા એ બોલી શક્યા નહીં ત્યારે શ્રી કૃષ્ણ જ બોલવાનો આરંભ કરે છે સર્વાર્થ સંભવો દેહા જનિત પોષિતો યતા ધર્મ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ સિદ્ધ કરી આપનારા માનવ શરીર છે માનવ શરીર જે માતા પિતા આપે છે એ માતા પિતાના ઋણમાંથી મુક્ત થવું એ અશક્ય જેવું છે માતા પિતાના અનંત ઉપકાર છે મારા માટે આપે બહુ બહુ દુઃખ સહન કર્યું છે હવે હું તમારી સેવા કરીશ હવે હું તમને છોડીને નહીં જઉં માતા પિતાને અનેક રીતે આશ્વાસન આપ્યું છે પછી તો બધાની બહુ ઈચ્છા છે કે શ્રી કૃષ્ણને રાજ્યાભિષેક થાય કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણને પરાક્રમથી મળ્યું બધાની ઈચ્છા છે કે શ્રી કૃષ્ણને ગાદીમાં બેસાડીને રાજ્યાભિષેક કરીશું પણ પ્રભુએ ના પાડી છે રાજા થવા માટે મેં કંસને માર્યો નથી કંસે પ્રજાને બહુ ત્રાસ આપતો હતો તેથી માર્યો છે મારે રાજા થવું નથી કંસના પિતા ઉગ્રસેન જીવે છે અને તે ઉગ્રસેનને ગાદીમાં બેસાડો હું તો બધાની સેવા કરીશ મારે રાજા થવું નથી ગીતાજીમાં પ્રભુએ અર્જુનને આજ્ઞા કરી છે અર્જુન કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વિના આખો દિવસ તું સત્કર્મ કર કર્મનું ફળ ક્યારે આપવાનું અને કેટલું આપવાનું એ ભગવાન નક્કી કરે છે આપણા હાથમાં નથી કર્મ કરવાનો જીવને અધિકાર છે પણ કર્મનું ફળ કેટલું આપવાનું ક્યારે આપવાનું એ ભગવાન નક્કી કરે છે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના આખો દિવસ સત્કર્મ કરતા જ રહેજો અપેક્ષામાંથી જ અશાંતિનો જન્મ થાય કંઈક જોઈએ છે અને તે ન મળે તો મન અશાંત જ તમારા હૃદયમાં પરમાત્મા વિરાજેલા છે જે આ જગતના માલિક છે જે લક્ષ્મીના પતિ છે એ તમારી પાસે છે બીજું શું જોઈએ અપેક્ષામાંથી અશાંતિનો જન્મ થાય કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ કરતા રહો ગીતાજીમાં પ્રભુએ અર્જુનને જે ઉપદેશ કર્યો છે અને તે શ્રી કૃષ્ણના જીવનમાં પરિપૂર્ણ દેખાય છે મથુરાનું રાજ મળ્યું એક પૈસો દીધો નહીં તમને કોઈ હજાર બે હજાર આપે તો તમે લેવાની ના પાડશો કેટલાક તો હાથ જોડીને આભાર સાથે સ્વીકાર કરે છે કોઈ આપે તો શું કરવાના પાડી મથુરાનું રાજ મળ્યું એક પૈસો લીધો નહીં રાવણને માર્યા પછી શ્રી રામચંદ્રજીને લંકાનું રાજ મળ્યું છે લંકામાં બહુ સંપત્તિ છે રામાયણમાં એવું લખ્યું છે લંકામાંથી એક પૈસો પણ રામ અયોધ્યામાં લઈ ગયા નથી લંકામાં જે હતું તે બધું ત્યાં જ રાખ્યું છે શ્રી રામ શ્રી કૃષ્ણના જીવનમાં પરિપૂર્ણ અનાશક્તિ દેખાય છે મથુરા નું રાજ મળ્યું પણ એક પૈસો લીધો નહીં મથુરાની ગાદીમાં ઉગ્રસેન ને બેસાડીને રાજ્યાભિષેક કર્યો ઉગ્રસેન રાજા થયા છે નંદ બાબાનો મુક્કામ મથુરાના બહાર બગીચામાં આનંદ બાબાને હવે ગોકુળ જવાની ઈચ્છા થઈ લાલાને હું અહીંયા લઈ આવ્યો પણ અહીંયા આવ્યા પછી બાળકને બહુ સહન કરવું પડ્યું મોટા મોટા પહેરવાનો સાથે કુસ્તી કરવી પડી બહુ થાકી ગયો હવે જલ્દી ઘેર જઈશ લાલાને માખણ મિશ્રી આરોગ આવીશ હવે લાલાને ગાયોના પાછળ નહીં જવા દઉં મારો બાળક અહીં આવ્યા પછી એને બહુ સહન કરવું પડ્યું નંદજીને હવે ગોકુળમાં જવાની ઈચ્છા થઈ નંદ બાવાનો મુક્કામ મથુરાના બહાર બગીચામાં હતો સાયંકાળ થયો છે લાલાની એ પ્રતીક્ષા કરે છે પણ કનૈયો આવ્યો નહીં હવે નંદ બાબાના વિદાયગીરીનો પ્રસંગ ભાગવતમાં એક બે શ્લોક લીધા છે અન્ય ગ્રંથોમાં થોડો વિસ્તાર મળે છે નંદજી લાલાની પ્રતીક્ષા કરે છે યાદવો હવે સુખી થયા છે હવે લાલાને લઈને હું જલ્દી ગોકુળમાં જઈશ કનૈયો આવ્યો નહીં નંદ બાબાને નિદ્રા આવતી નથી નંદજીએ વિચાર કર્યો મારો બાલકૃષ્ણ એવો છે એને એક વાર જે કોઈ જુએ તે એના પાછળ પાગલ જેવો થઈ જાય મારો કનૈયો બધાને વાલો લાગે તે યાદવો લાલાને કઈ ઘેર લઈ ગયા હશે સવારે આવશે નંદ બાબાને રાત્રે નિદ્રા આવી નથી પ્રાતઃ કાલમાં ગરગાચાર્યજી નંદ બાબાને મળવા ગયા અને ગરગાચાર્યજીએ નંદ બાબાને કહ્યું છે બાબા કનૈયો એ દેવકીનો આઠમો છે એ વસુદેવજીનો પુત્ર છે હવે બધાની બહુ ઈચ્છા છે તેવા હવે જ રહેશે નંદ બાબા તે સાંભળે છે બહુ વ્યાકુળ થયા છે આ શું બોલે છે કે કનૈયો તમારો દીકરો નહીં એ વસુદેવ નો પુત્ર કોઈ કંજૂસ માણસ બહુ બહુ મહેનત કરીને થોડું ધન ભેગું કરે અને એનું ધન એના હાથમાંથી જાય ત્યારે એને જેવું દુઃખ થાય આ તો મારું સર્વસ્વ જાય આ કે છે કનૈયો તમારો નથી એટલું બાવાને મૂર્છા આવી છે હું આ શું સાંભળું શ્રી કૃષ્ણ બલરામને ખબર પડી છે અને તે દોડતા દોડતા ત્યાં ગયા નંદ બાબાના ચરણમાં માથું મૂક્યું અને કહ્યું છે વાવા વાવા આંખ ઉગાડો તમારો કનૈયું તમને વંદન કરે નંદ એ ત્યારે આંખ ઉઘાડી છે અને જોયું કે કનૈયો મને વંદન કરે લાલાને ઉઠાવીને છાતી સાથે મારો કનૈયો મને છોડીને કોઈ ઠેકાણે જાય નહીં આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે તે શ્રી કૃષ્ણના મસ્તક ઉપર પડે નંદ યશોદાનો વાત્સલ્ય ભાવ કાયમ રાખ્યો એમને જરા પણ દુઃખ ન થાય અને પ્રભુએ બહુ બહુ કાળજી રાખી નંદ બાબાને કહ્યું છે બાબા લોકો તો ગમે તેવું બોલે લોકો કઈ બોલે તે તમે સાંભળશો ને બાવા એ તો એવું છે કોઈનો હાથ પકડાય પણ કોઈની જીભ પકડાય નહીં જેના મનમાં જેવું આવે તેવું બોલે છે બાબા લોકો કઈ બોલે તે તમે સાંભળશો નહીં આ કનૈયો તમારો દીકરો બાબા યશોદા એ મારી માં છે મારી માનો પ્રેમ કોઈ દિવસ હું નહીં ભૂલું બાબા તમારા આશીર્વાદથી મેં જેમાં કંસને માર્યો આ દુષ્ટ રાજાઓ પ્રજાને બહુ ત્રાસ આપે મેં કંસને માર્યો ને અને તેથી આ રાજાઓ મારી સાથે હવે વેર કરવા લાગ્યા બાબા અત્યારે હું તમારી સાથે ગોકુળમાં આવું ને અથવા કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા આવશે મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી વ્રજ ભૂમિ પ્રેમ ભૂમિ છે વ્રજવાસી બધાને પ્રેમથી ઘાયલ કરે એ કોઈ દિવસ શસ્ત્રથી ઘાયલ કરે અમારું જીવન તો સેવા કરવા માટે છે ગાયોની સેવા અને ગરીબોની સેવા એ જ અમારું જીવન છે હર નિશમ સેવા મહે વાહ અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી વ્રજવાસી કોઈ દિવસ ઝઘડો કરે જ નહીં શ્રી કૃષ્ણ ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી ગોકુળનો કનૈયો પ્રેમની મૂર્તિ છે એક હાથમાં માખણ મિશ્રી અને એક હાથમાં વાસળી રાખે એ બધાને પ્રેમથી ઘાયલ કરે આ જગતમાં જેટલા દેવો છે ને એ ઘણા ભાગે હાથમાં શસ્ત્ર લઈને જ બેઠા છે કોઈ સુદર્શન ચક્ર રાખે કોઈ ગદા રાખે કોઈ ધનુષબાણ રાખે કોઈ ત્રિશુળ રાખે કોઈ ઢાલ તલવાર રાખે છે આ બધા દેવો હાથમાં શસ્ત્ર કેમ રાખતા આ દેવોને કોઈની બીક લાગે છે કે શું બાલકૃષ્ણલાલ કોઈ દિવસ હાથમાં શસ્ત્ર લેતા જ નથી એક હાથમાં માખણ મિશ્રીને એક હાથમાં વાસળ લાલાની વાસળી જેના કાને ગઈ એ કાયમનો શ્રી કૃષ્ણનો દાસ બની જાય દેવ હોય કે રાક્ષસ હોય પશુ પક્ષીઓ લાલાની વાસળી સાંભળ્યા પછી એમનું હૃદય પીગળે એ લાલાના દાસ બની જાય એ બધાને પ્રેમથી ઘાયલ કરે શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે ગોકુળમાં વિરાજતા હતા ત્યાં સુધી હાથમાં શસ્ત્ર લીધું નથી એ તો મથુરાનાથ દ્વારકાનાથ હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે ગોકુળનાથ શ્રી કૃષ્ણ હાથમાં વાસળી માખણ મિશ્રી જ રાખે એ સર્વ સાથે પ્રેમ કરે વાવા અમે કોઈ દિવસ ઝઘડો કરતા નથી અમે તો બધાની સેવા કરીએ સેવા એ જ અમારું જીવન છે બાબા અત્યારે હું તમારી સાથે ગોકુળમાં આવું ને તો આ કંસના મિત્ર રાજાઓ મારા લીધે ગોકુળમાં યુદ્ધ કરવા માટે આવશે મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે મારા વ્રજવાસીઓને કોઈ ત્રાસ ન આપે અને તેથી બાબા મેં ન છૂટકે એવી જાહેરાત કરી છે હું વસુદેવનો પુત્ર પણ બાબા મારું મન જાણે છે હું તમારો બાપ તમે જ મારા પિતા છો યશોદા મારી માં છે હું તમારો બાળક પણ બાબા મારે આ ન છૂટકી જાહેરાત કરવી પડી હું તમારો પુત્ર છું ખબર પડે ને તો આ કૌશના મિત્ર રાજાઓ ગોકુળમાં આવીને મારા વ્રજવાસીઓને ત્રાસ આપશે અને તેથી મેં એવી જાહેરાત કરી છે કે હું દેવકીનો આઠમો છું બાબા તમારા આશીર્વાદથી જેમ મેં કંસને માર્યો તેમ આ દુષ્ટ રાજાઓને મારીશ આજે દેશ દુઃખી થયો અને તેથી મારે ન છૂટકે અહીંયા રહેવું પડે દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ સર્વને સુખી કરીશ ધર્મ રાજ્યની સ્થાપના કરીશ અને પછી તમારો કનૈયો તમને વંદન કરવા માટે ગોકુળમાં આવશે આજે દેશ દુઃખી થયો છે અને તેથી મારે ન છૂટકે અહીંયા રહેવું પડે હું બધાને સુખી કરીને પછી આવીશ બાબા મારી ઈચ્છા છે કે હવે તમે જલ્દી ગોકુળમાં જાઓ મનનો હવા રડવા લાગે કે બેટા હું એકલો ઘેર જઉં અને એકલો ઘેર જઈશ ને તો તારી માં બહુ રડશે અને મને ઠપકો આપશે મારા લાલાને છોડીને તમે એકલા ઘેર કેમ આવ્યા મારો લાલ ક્યાં છે એ બહુ રડશે આવા માનું હૃદય કેવું હોય છે તે હું જાણું માનો પ્રેમ કોઈ દિવસ ભૂલાય બાબા મારી માના ચરણમાં મારા વંદન કે અને મારી માને કહેજો કે તારો કનૈયો આવવાનો હું આવીશ આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરીશ સર્વને સુખી કરીને પછી આવી બાબા મારી માં જયારે રડવા લાગે ને ત્યારે મારી માને પુરાણોની કથા સંભળાવજો બાબા મારી માં બહુ બોલી બાબા મારી માને હાચવજો મેં મહેસુરાની બહુ કાળજી રાખી બાબા હું તમારો દીકરો હું આવીશ બાબાએ કહ્યું છે બેટા હું સમજી ગયો તને હવે મથુરામાં રહેવાની ઈચ્છા થઈ છે તારી ઈચ્છા એ અમારી ઈચ્છા છે તારું સુખ એ અમારું સુખ છે અમે તને સુખી જોવા માટે પ્રેમ કર્યો મારો કરાયો આનંદ મારી એટલે તને કઈ થવાનું હોય ને તે મને થાય મારો બાલકૃષ્ણ આનંદ મારે મને વધારે આગ્રહ કરતા આવડે નહીં પ્રેમમાં સુખ ભોગવવાની ઈચ્છા નથી હોતી પ્રેમમાં પ્રિય તમને સુખી જોવાની ઈચ્છા હોય જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે એ મોહ છે એ પ્રેમ નથી બ્રજવાસીઓનો શુદ્ધ પ્રેમ લાલાને મથુરામાં લેવાની ઈચ્છા થઈ છે મથુરામાં અમે એને યાદ કરીને રડીશું હું નારાયણની રોજ પ્રાર્થના કરીશ કે બાળકને કઈ થવાનું હોય તે મને થાય એ ભલેમાં છુડાવારે મને આનંદ મારે બેટા મને વધારે આગ્રહ કરતા આવડે નહીં પ્રેમમાં આગ્રહ હોય છે દુરાગ્રહ નથી હોતો પ્રેમી એ અનાગ્રહી હોય છે જ્યાં મોહ છે ત્યાં મોહમાં દુરાગ્રહ હોય છે પ્રેમમાં અનાગ્રહ છે મને વધારે આગ્રહ કરતા આવડે નહીં બેટા અમે તને યાદ કરીને રડીશું હું બીજું તમે તને શું કહું અમે તારા આધારે છીએ તારા વિના અમને જરાય ગમતું નથી બેટા તારી ઈચ્છા જયારે થાય ત્યારે તું ઘેર આવે અમે તારા વિના જરાય ગમતું નથી બાબા હું આવીશ આજે દેશ દુઃખી થયો છે અને તેથી મારે ન છૂટકે અહીંયા રહેવું પડે છે શિશુપાલ જરાસંધ દંતવક્ત દુર્યોધન આ બધા દુષ્ટ રાજાઓ લોકોને બહુ ત્રાસ આપે છે આ દુષ્ટ રાજાઓનો વિનાશ કરી સર્વને સુખી કરીને પછી આવી ગ્વાલ બાલ મિત્રોને શ્રી કૃષ્ણ વસ્ત્રો આપે છે આભૂષણ આપે બાળકોનો સાચો પ્રેમ હતો મને રડવા લાગ્યા મન સુખાય તો લાલાને સંભળાવ્યું કે કનૈયા તું મને આ કપડા ને સમજાવી તું મુખોમાં કેમ આવતો હતો તારા મને એવું લાગે છે આ મથુરામાં આવ્યા પછી તારો સ્વભાવ બદલાયો છે તું પેલા જેવો કોમળ રહ્યો નથી લાલા તું નિષ્ઠુર થયો પ્રભુએ નીચું જોયું મન સુખો બોલે છે તે સુખો તો હવે નિષ્ઠુર થયા વિના આગળની લીલા થાય એમ નથી મારે થોડા સમય માટે પણ નિષ્ઠુર થવું જ પડશે મિત્રોને સમજાવ્યા હું આવીશ એ મને ખૂબ યાદ કરજો સત્સંગ કરો મારું સતત સ્મરણ કરો મારા માતા પિતાને હાચવજો જે મારા માતા પિતાને રાજી કરે એ મને બહુ વારો લાગશે મારે ન છૂટકે અહીંયા રહેવું પડે મિત્રોને ગાડામાં બેસાડ્યા છે નંદ બાબાને ગાડામાં બેસાડ્યા શ્રી કૃષ્ણ ફરીથી નંદ બાબાના ચરણમાં માથું મૂકે વાલા લોકો કઈ બોલશે તે સાંભળશો નહીં હું તમારો દીકરો હું આવીશ પણ વાલા કઈ બોલી શક્યા નથી વ્રજનો પ્રેમ સર્વથી શ્રેષ્ઠ છે વ્રજનો મહિમા વધારવા માટે જ પ્રભુએ મથુરાને દ્વારકાની